ભગવાન નું પ્રાગટ્ય થયું છે મથુરાના કારાગ્રહ ઉત્સવ થયો છે ગોકુળ વસુદેવ દેવકી કારાગ્રહમાં હતા ત્યાં ભગવાન નું પ્રાગટ્ય થયું ત્યાં ઉત્સવ થયો ગોકુળમાં ગોપી જયારે પ્રેમમાં પાગલ બને ત્યારે ઉત્સવ થયો સાધારણ માનવ ઉત્સવ શું કરી શકે ગોપીઓને વંદન કરો ગોપીના મન સાથે તમારું મન એક કરો ગોપીની આંખ સાથે તમારી આંખ એક થાય ગોપી બનો ભગવાનના દર્શનમાં સ્મરણમાં દેહભાન ભૂલે ત્યારે ઉત્સવનો આનંદ મળે છે ઉત્સવ ભગવાનમાં તન્મય થવા માટે છે કેટલાક લોકો ઉત્સવ તો કરે છે ભગવાનમાં નહીં પ્રસાદમાં જ બહુ તન્મય થઈ જાય પ્રસાદમાં તન્મય થવા માટે ઉત્સવ નથી ઉત્સવ ગોકુળમાં થયો છે શાંતિથી કથા સાંભળી ગોપી જયારે પ્રેમમાં પાગલ થશે ત્યારે તમારે ઉત્સવ કરવાનો છે કારાગ્રહમાં કેવલ પ્રાગટ્ય થયું છે ઉત્સવ થયો નથી પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યો રામાવતારમાં વાયુ પુત્ર હનુમાનજીએ સેવા કરી વાયુદેવને સેવાનો લાભ મળ્યો નથી કૃષ્ણ લીલામાં તો વાયુદેવ સેવામાં આવે શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં જશે એમને હું ગરમીનો ત્રાસ નહીં થવા દઉં હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ મારો બ્રહ્મ સંસ્પર્શ થવાનો છે વાયુદેવને આનંદ થયો આજે આકાશમાં મેઘો ગડગડ ગડગડ ગડગડ ગર્જના કરે લાલાનો રંગ અને મારો રંગ સરખો છે હું શ્રી કૃષ્ણનો મિત્ર છું મેઘો એવું સાંભળ્યું હતું સમુદ્રમાં નારાયણ શયન કરે છે મેઘો સમુદ્રદેવ પાસે ગયા અને કહ્યું તમારા અંદર નારાયણ છે દર્શન કરાવો સમુદ્ર દેવે કહ્યું ભગવાનના દર્શન સુલભ નથી દુર્લભ છે તમે ખારું પાણી લઈ જાઓ એને મધુર બનાવીને જગતને આપો શુદ્ધ ભાવથી સમાજની સેવા કરો સ્વાર્થ છોડીને સમાજની સેવા કરો દુઃખ સહન કરીને બીજાને સુખ આપો તો હું ભગવાનના દર્શન કરાવું આ મેઘ ખારું પાણી પી જાય છે અને એને મધુર બનાવીને જગતને આપે છે મેઘરાજ મહાન સંત છે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એને સંત જે સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે એ સંત નથી એ સજ્જન છે જે સુખ ભોગવીને બીજાને સુખ આપે છે જે દુઃખ સહન કરીને બીજાને સુખ મેઘરાજ ખારું પાણી પી જાય છે ખારું પાણી દુઃખનું સ્વરૂપ છે દુઃખ સહન કરીને આપણને સુખ આપે છે મેઘ મહાન સંત છે શ્રી કૃષ્ણને મેઘનો રંગ ગમ્યો છે શ્રી કૃષ્ણ મેઘ શ્યામ છે મેઘોને આનંદ થયો હું શ્રી કૃષ્ણનો મિત્ર છું લાલાનો રંગ અને મારો રંગ સરખો છે આકાશમાં મેઘો ગડગડ ગડગડ ગર્જના કરવા લાગ્યા છે આજે સંતોના હૃદય પ્રસન્ન થયા છે હવે પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થવાના છે આંખ બંધ કરવાની જરૂર નથી આંખ શ્રી કૃષ્ણમાં રાખવાની જરૂર છે કેટલાક આંખ બંધ કરીને બેસે તો એમનું મન શાંત રહે છે આંખ ઉઘાડે અને જગતને જુએ કે મન ચંચલ થાય ઉઘાડી આંખે મન શાંત રહેવું જોઈએ હવે આંખ બંધ કરવાની જરૂર નથી આંખ શ્રી કૃષ્ણમાં રાખવાની જરૂર છે સંતો ને આનંદ થયો પરમાત્મા હવે પ્રગટ થવાના આખું જગત ગાઢ નિદ્રામાં છે જગતમાં બે જીવ જાગે છે વસુદેવ અને દેવ કારાગ્રહમાં અતિ દુઃખ છે દુઃખને સહન કરીને ભક્તિ કરો દુઃખમાં મન શાંત છે એક જ ઈચ્છા છે ભગવાન ના દર્શન કરવાની ક્યારે પ્રાગટ થશે ભગવાનના ભક્તો જ્યારે દર્શન માટે અતિ આતુર બને છે ત્યારે જ અવતાર થાય દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્રનો સૂર્યો મધ્યરાત્રિના સમયે માતા દેવકીજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે કૃષ્ણ કનૈયા આંખમાંથી મને અંદર લઈ જાઓ હજુ થોડું પાપ બાકી છે અગિયાર વર્ષ સુધી ધ્યાન કરો પછી હું આવીશ મારે ગોકુળમાં બાલલીલા કરવી છે મારે જલ્દી ગોકુળમાં મને પહોંચાડો માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કરી બાલકૃષ્ણ બાલ સ્વરૂપ પ્રગટ કર્યું છે દેવકી દેવકીમાં ગોદમાં લઈને પ્યાર કરે છે વારંવાર નિહાળે છે કેવો દેખાય હૃદયનો પ્રેમ રસ બાલકૃષ્ણને અર્પણ કર્યો છે ટોપલીમાં ગાદી રાખી છે વસુદેવજીને થોડી શંકા થઈ કારાગૃહના દરવાજા બંધ છે આજે શ્રી કૃષ્ણ પ્રગટ થયા શેષ સ્વરૂપે દોડતા આવ્યા છે બાલકૃષ્ણ ઉપર ફણાઓથી છત્ર ધારણ કર્યું હજુ તો યશોદાજીને પણ દર્શન થયા નથી પ્રથમ દર્શન શ્રી યમુના મહારાણી માને છે મારા ભગવાન આવ્યા છે મારા પ્રાણનાથ આવ્યા છે યમુનાજીનું જળ વધવા લાગ્યું શ્રી કૃષ્ણ ચરણને સ્પર્શ કરવાની ઈચ્છા છે મધ્યરાત્રિનો સમય છે યમુનાજી વધવા લાગ્યા બાલકૃષ્ણ સમજી ગયા છે યમુનાજી મળવા આવે છે ટોપલીમાંથી ચરણને બહાર કાઢે શ્રી કૃષ્ણ ચરણમાં કમળની ભેટ અર્પણ કરી ચરણને સ્પર્શ કર્યો યમુનાજીને અતિ આનંદ થયો આકાશમાં દેવો ગંધર્વો જોતા હતા હજુ તો યશોદાજીને દર્શન થયા નથી યમુનાજી તો ચરણને સ્પર્શ કરે દેવો ઋષિઓ યમુનાજીને વંદન કરીને શ્રી અમુને યમુનાજી નો જય જયકાર કરવા લાગ્યા છે શ્રી કૃષ્ણ ચરણ નો સ્પર્શ થયો અતિ આનંદમાં શ્રી યમુનાજી સ્તબ્ધ થયા બાલકૃષ્ણને લઈને ગોકુળમાં આવ્યા છે બધા વ્રજવાસીઓને ગાઢ નિદ્રા લાગી યશોદાજીને એટલી જ ખબર પડી છે કઈ થયું છોકરો થયો કે છોકરી થઈ ત્યાં યશોદાજીની ગાદીમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે યોગ માયાને લઈને વસુદેવજી ઉતાવળ થઈ છે જલ્દી પાછા મથુરામાં આવે છે યોગ માયા રડવા લાગી કંસને ખબર પડી છે કંસ દોડતો આવ્યો છે એને જોયું પણ નહીં કે આ છોકરો છે કે છોકરી છે આજ મારો કાળ આજ મારો કાળ યોગ માયાના બે પગ પકડ્યા છે પથ્થર ઉપર પછાડવા જાય છે એના હાથમાંથી છટકી ગયા છે કંસના મસ્તક ઉપર જોરથી લાત મારી છે અને આકાશમાં અષ્ટભુજા ભદ્રકાળી ભદ્રકાળીમાં અંતરિક્ષમાં પ્રગટ થયા છે કંસને કહ્યું છે મૂર્ખ તને અક્કલ નથી બાળકોને મારે છે તારા કાળનો જન્મ તો ક્યારનો થઈ ગયો કંસ બહુ ગભરાયો આ મોટી દેવી છે મને આકાશવાણીએ કહ્યું હતું દેવકીનો આઠમો ગર્ભ એ મારો કાળ આ તો દેવી છે આ જમાનો બદલાયો હવે તો આકાશવાણી પણ જુઠ્ઠું બોલે છે એવું લાગે કંસ ગભરાયો છે વસુદેવ દેવકીને વંદન કરીને ક્ષમા માંગે કારાગ્રહ માંથી છોડાયા છે ઘેર ગયો છે હવે નંદ મહોત્સવની કથા અતિ મધુર કથા ભાગવત ના શ્લોક છે અઢાર હજાર અઢાર હજાર શ્લોકો નું સાર ત્યાં અઢાર શ્લોક છે નંદ મહોત્સવની કથા વ્યાસ મહર્ષિએ અઢાર શ્લોકોમાં કરી ભાગવત નું બધું સાર ભરી દીધું છે નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા નાદો મહામના આવુય વિપ્રાંત દૈવ જ્ઞાન સ્નાતા જન્માષ્ટમી ના રાત્રે બાર વાગતા સુધી નંદ બાબાએ જાગરણ કર્યું છે પ્રસવનો સમય થયો છે વ્રજવાસીઓ આવ્યા છે બધા પ્રતીક્ષા કરે છે આનંદની વાર્તા ક્યારે રાત્રિનો સમય થયો છે વાવાના કુલગુરુ છે સાંડિલ્ય ઋષિ ભગવાનની પ્રેરણા થઈ સાંડિલ્ય ઋષિ સમજી ગયા છે હવે ભગવાન પ્રગટ થવાના છે નંદજીને કહ્યું તમે જાગો છો ત્યારે બધા જાગે છે સુઈ જાઓ અત્યારે જાગવાની કઈ જરૂર નથી સવારે આનંદની વાર્તા સાંભળીશું ગોર મહારાજની એવી આજ્ઞા થઈ નંદ બાવા પથારીમાં જ્યાં આંખ બંધ કરે છે અને ત્યાં યોગ માયાનું આવરણ થયું ગાઢ નિદ્રા લાગી વસુદેવજી બાલકૃષ્ણને લઈને જયારે ગોકુળમાં નંદ બાબાના ઘરમાં જયારે બાલકૃષ્ણ આવ્યા છે અને તે સમયે નંદ બાબાને એક સુંદર સ્વપ્ન દેખાય સ્વપ્નમાં નંદ બાબાએ જોયું છે મોટા મોટા ઋષિઓ સંતો મહાત્માઓ મારા ઘેર આવ્યા હું સંતોને વંદન કરું છું મને બધા આશીર્વાદ આપે છે ભાગ્ય ઉદય થવાનો છે હવે પરમાત્મા આવે છે નંદજીએ સ્વપ્નમાં જોયું છે હું ગાયોની પૂજા કરું છું સ્વપ્નમાં યશોદાજીના ગોધમાં સુંદર બાલકૃષ્ણના દર્શન થયા નંદ બાબા જાગે છે કેવું સુંદર બાળક મેં જોયું આવું તો થયો નથી થવાનું નથી મેં કઈ એવું કર્યું નથી આ બધા વ્રજવાસીઓએ મને આશીર્વાદ આપ્યા છે એમના આશીર્વાદથી કદાચ આવો દીકરો થશે સ્વપ્નમાં જે બાળક યશોદાના ગોદમાં મેં જોયો એવો મારા ઘરમાં આવે તો મારા ઘરની શોભા બહુ વધી જશે આનંદ બાવાના ઘરમાં નો ઘણા છે ગાયોની સેવા જાતે કરતા એમને ગાય પ્રાણ કરતા પ્યારી લાગે છે ગૌશાળામાં ગયા છે ગાયોની સેવા કરતા સ્વપ્ન યાદ આવે યશોદાના ગોદમાં કેવો સુંદર બાળક આવો મારા ઘેર થાય તો મારા ઘરની શોભા વધી જશે મારા માટે નહીં આ ગાયોના માટે મને એક બાળક આ ગાયોમાં મારી બહુ પ્રીતિ છે મૃત્યુની શૈયામાં મને ગાય બહુ યાદ આવશે મારા પાછળ આ ગાયોની કોણ સેવા કરશે તે નારાયણ મારા માટે નહીં ગાયોના માટે મને દીકરો આપે મારો દીકરો ગાયોની સેવા નંદ બાબાને આજે ગાયોની ચિંતા થઈ મારા પાછળ ગાયોની શું દશા થશે એમની કોણ સેવા કરશે બાલકૃષ્ણલાલ સમજી ગયા ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણ ગોશાળામાં પીળું જબલું પહેર્યું છે સોનાનો કંદોરો છે બાજુકન ધારણ કર્યા છે કાનમાં કુંડલ છે નાકમાં મોતી આંખમાં પ્રેમ ભરેલું છે રેશમ જેવા સુવાળા વાકડિયા કે મોર પીછનો મુખ છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ જે બાળક યશોદાજીના ગોદમાં મેં સ્વપ્નમાં જોયો હતો એ આ ગોશાળામાં દેખાય છે ધીરે ધીરે માથું હલાવે આવા હું ગાયોને હાચવીશ મને ગાયો બહુ ગાડી લાગે નંદજીને કઈ યાદ આવતું નથી હું જાગું છું કે સુતેલો છું મને આ સ્વપ્ન દેખાય છે ના સ્વપ્ન નથી દર્શન દર્શનમાં હૃદય પીગળ્યું છે એવી ઈચ્છા થાય છે હું દોડતો જઉં અને બાળકને ઉઠાવીને ચાલી શકું અતિ આનંદમાં શરીર સ્તબ્ધ થઈ જાય નંદ બાબા દર્શનમાં તન્મય થયા છે યશોદા જાગે છે માએ જોયું ચારે બાજુ પ્રકાશ પડ્યો છે આ બાળક છે કે હીરો છે લાલાનો જન્મ થયો મને ખબર પડી નહીં બાલકૃષ્ણને ગોતમાં લઈને બેઠા છે માં એક એક અંગને નિહાળે છે ચરણ કમલ કર કમલ મુખ કમલ નાભિ કમલ નેત્ર એક એક અંગના દર્શન કરે છે સુગંધ નીકળે આ કેવો બાળક મારા લાલને કોઈની નજર ન લાગે નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા માએ નજર ઉતારી છે નંદવાવાની એક નાની બેન છે એનું નામ સુનંદા છે સુનંદાજી જાગ્યા છે દોડતા અંદર જાય છે ભાભીના ગોદમાં અતિ સુંદર બાળક સુનંદાજીને આનંદ થયો છે મારો ભાઈ રાત્રિમાં બાર વાગતા સુધી જાગતો હું ભાઈને ખબર આપીશ બાળક થયો સુનંદાજી દોડતા જાય છે નંદ બાબા ગોશાળામાં સુનંદાજી દોડતા ત્યાં આવ્યા નંદજી બાલકૃષ્ણના દર્શન કરતા તન્મય થયા સુનંદાજી એ કહ્યું છે અરે ભૈયા ભૈયા લાલા ભયો બાળકનો જન્મ થયો છે આંખ દર્શન કરે છે કાન સાંભળે હવે તો શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રવેશ કરે છે હૃદયમાં જયારે પ્રેમ બહુ વધી જાય ત્યારે આંખમાંથી ધીરે ધીરે બહાર નંદજી પૂછે છે બાળક કેવો છે આવો થયો નહીં થશે તારા ભાગ્ય નો ઉદય થયો છે ઘરમાં નારાયણ ની સેવા છે નારાયણ ના જેવો જ દીકરો થયો એનો રંગ નારાયણના જેવો શ્યામ છે આંખ બહુ સુંદર છે નારાયણને ચાર હાથ છે અને મારા બાળકને બે હાથ છે આટલું જલ્દી સ્નાન કરીને આવજે હું તારા ગોદમાં બાલકૃષ્ણ આપીએ વ્રજવાસીઓ નંદ બાબાને શ્રી યમુનાજીના કિનારે લઈ ગયા છે શ્રી યમુનાજી ને વંદન કરીને સ્નાન કર્યું છે વૃદ્ધ અવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ બ્રજવાસીઓ નંદ બાબાને શૃંગારે પાટલે બેઠા છે શાંડિલ્યાદિક ઋષિઓ આવે છે ગણપતિ મહારાજની પૂજા કરાવી પુણ્ય વાચન થયું નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી શાંડિલ્ય ઋષિએ કહ્યું છે અમારો નો એવો નિયમ છે નાલક છેદન થયા પછી વૃદ્ધિનું સૂતક વળગે છે વૃદ્ધિનું સૂતક વળગે કે તમારા ઘરનું પાણી પણ બ્રાહ્મણ લેશે હજુ વૃદ્ધિનું સૂતક લાગ્યું નથી નાલક છેદન થયું નથી તમારે કઈ દાન આપવું દાન આપવું નંદ વંદન કરે હાથ જોડીને કહ્યું છે હું દાન આપનારો કોણ છું તમે ઘરમાં જાઓ જેને જે જોઈતું હોય તે લઈ જાઓ આખું ઘર લૂંટાવી હું દાન આપનારો કોણ છું સુનંદાજી દોડતા આવ્યા છે અને કહ્યું છે ભાઈ એવું નહીં તારા હાથે હું તારા આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા આ બધાના આશીર્વાદથી દીકરો સુખી થવા અન્નદાન વસ્ત્રદાન સુવર્ણનું દાન નું દાન કર્યું મોટા મોટા ઋષિઓ ગાય થઈને આવ્યા છે હજારો વર્ષ તપશ્ચર્યા કરી કામ મળતો નથી કામ સૂતેલો રહે છે કોઈ કોઈ વખત ઋષિઓને પણ ત્રાસ આવે કામ બહુ બળવાન છે શું કરીએ શ્રી કૃષ્ણ જયારે અતિશય કૃપા કરે જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે જ કામ મળે છે ઋષિઓ અભિમાન છોડીને ગાય થઈને અમારા પીઠ ઉપર હાથ ફેરવશે પ્યાર કરશે અમને વૃંદાવનમાં લઈ ઋષિ રૂપા ગાયો હાથણ જેવી રુષ્ટ પુષ્ટ આનંદમાં ડોલતી આવે છે આજે ગાયો ને આનંદ થયો છે ગાયો નાચે ગોપાલ આવ્યો છે અમારો ઉદ્ધાર કરવા છે નંદ બાબાને આશ્ચર્ય થાય છે મારા ઘેર દીકરો થયો આ ગાયોને પણ ખબર પડી છે આજે મારા ઘરની ગાયો આનંદમાં નાચે છે ગાયોનું દાન ઘણા બ્રાહ્મણોને એકસો આઠ ગાયો આપે કોઈને બસો પાંચસો હજાર એક બ્રાહ્મણ દોડતો દોડતો આવ્યો તેને નંદ બાબાને કહ્યું બાબા ત્રણ વર્ષ તમારા માટે મેં ઉપવાસ કર્યા છે સંતાન ગોપાલ મંત્ર નો હું જપ કરતો હતો નંદ બાબાના ઘેર દીકરો થાય નારાયણ ની પ્રાર્થના ખાધો નથી બાબા ગઈકાલે હું જપ કરતો હતો ત્યારે મને બધું દેખાયું છે તમારો દીકરો કોણ છે તે તમે જાણતા નથી મને બધી ખબર મારા ઈષ્ટદેવ નારાયણ છે મારા ઈષ્ટદેવની આજ્ઞા છે એક અક્ષર તું બોલીશ ને તેથી હું બોલતો બાબા મેં ત્રણ વર્ષો ઉપવાસ કર્યા છે બીજા બ્રાહ્મણો કરતા મારું સન્માન વિશે મારા આશીર્વાદથી દીકરો થયો એવું થયું આ બ્રાહ્મણને હું દાનમાં શું આપ પાંચ હજાર ગાયો દાનમાં બ્રાહ્મણને બહુ આનંદ થયો ગાયોને લઈને ઘેર જાય છે એનું ઘર કઈ બહુ મોટું નથી પાંચ હજાર ગાયો ઘરમાં કેવી રીતે રાખે કોઠારમાં ગાયો લઈ ગયો આકાશીમાં ગાયો લઈ ગઈ રસોડામાં ગાયો બાંધે ઘરવાળી કે જળ ભરવા માટે ગઈ હતી તેનો સ્વભાવ થોડો કડક માથે પાણીનું બેડું લઈને આવી છે એને દૂરથી જોયું રસોડામાં તો ગાયો દેખાય એને ઠીક લાગ્યું નહીં ધણીને થોડો ઠપકો આપ્યો આટલું બધું લાવો છો શું કરવા અમારું ઘર તો નાનકડું છે બ્રાહ્મણે હાથ જોડે આજે આનંદનો દિવસ મારા આશીર્વાદ આશીર્વાદથી દીકરો થયો હું જાણું છું ઘરમાં જગ્યા નથી મને આપી એટલે હું લઈ આવ્યો છું એક હજાર ગાય સારું ભાઈને આપી અને બે હજાર ગાયો તારા પિયરમાં મોકલવાની છે કે મારા પિયરમાં જવાની છે કે હા તો તો વાંધો ને હજુ લઈ આવો હું હાચવી મારા પિયરમાં જવાની છે તમને આટલી બધી ગાયો કેમ મારા આશીર્વાદ આશીર્વાદથી દીકરો થયો મેં આશીર્વાદ આપ્યો બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં બાળક થયો છે બ્રાહ્મણીને આનંદ થયો આ બ્રાહ્મણીના ઘરમાં સાત કન્યાઓ હતી એક પણ દીકરો નહોતો બ્રાહ્મણી યશોદાજીના ત્યાં બેસવા જાય ત્યારે હૃદયથી આશીર્વાદ આપે યશોદા નારાયણજી હું રોજ પ્રાર્થના કરું છું મને દીકરો આપશો નહીં એક દીકરો યશોદા યશોદા તારા ઘેર દીકરો થશે એને હું મારો બાળક માની બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં દીકરો થયો છે બ્રાહ્મણીને આનંદ થયો બ્રાહ્મણીએ વિચાર કર્યો હવે હું ત્યાં જઉં યશોદામાં મને વંદન કરશે મારું સન્માન કરશે મને એવું લાગે છે મારા ગોદમાં બાળક આપશે અને એવું જ બોલશે તમારો દીકરો કનૈયો એ મારો દીકરો સાત કન્યાઓ પછી મને જ દીકરો થયો છે આવો ભાવ જાગ્યો છે કનૈયો મારો બાળક છે આનંદમાં બ્રાહ્મણે નાચવા લાગ્યો કનૈયો મારો દીકરો સુખદેવજી મહારાજ કથા કરતા નથી દર્શન કરતા કરતા ગોપીઓને ખબર પડી છે દર્શનની બહુ ઉતાવળ દોડતી દોડતી જાય સુંદર શૃંગાર કર્યો છે લાલાને ભેટ આપવી છે વસ્ત્ર આભૂષણ લઈને ગોપી દોડે નંદજીના આંગણામાં ગોપીઓની બહુ ભીડ થઈ નંદ બાબાનું હૃદય ભરાય છે બધાને હાથ આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા આવ્યા ગોપીઓ દર્શનની બહુ ઉતાવળ થઈ આજે નવવિધા ભક્તિ ભગવાનને મળવા આવી આજે આગ બોલવા લાગી આંખ કે છે ભાગશાળી હું છું શ્રી કૃષ્ણ દર્શન નો આનંદ મને મળશે ભાગશાળી હું છું એટલામાં કાન બોલવા લાગ્યા શ્રી કૃષ્ણના પ્રાગટ્યની વાર્તા તને મેં સંભળાવી હું ભાગશાળી છું અરે મારો કનૈયો વાસળી વગાડશે અરે લાલાની વાસળી વાતો કાન કે છે હું ભાગશાળી એટલામાં હાથ બોલવા લાગ્યા ભાગશાળી તો હું છું બાલકૃષ્ણને ઉઠાવીને હું ગોદમાં લઈ બાલકૃષ્ણ કૃષ્ણના મુખમાં માખણ મિશ્રી આપી હું શ્રી કૃષ્ણ સેવામાં જવું છું હાથ કે છે હું ભાગશાળી એટલામાં પગ બોલવા લાગ્યા તમને બધાને ઉઠાવીને હું લઈ ગયો ભાગશાળી મારા અનેક જન્મ મને યાદ આવે છે પૂર્વ જન્મમાં પૈસા માટે હું બહુ રખડતો હતો મને યાદ આવે છે કામાંધ થઈને અનેક સ્ત્રીઓના પાછળ પાછળ આજે પૈસા માટે નહીં આજે હું પરમાત્માને મળવા દોડતો મને એવું લાગે છે મારો છેલ્લો જન્મ હવે કોઈના પેટમાં જવું મારો અંતિમ જન્મ છે હું ભગવાનને મળવા માટે દોડતો પગ છે હું ભાગશા એટલામાં હૃદય બોલવા લાગ્યું હૃદય કે છે આનંદ મને મળવાનો છે બાલકૃષ્ણને ઉઠાવીને હું છાતી સાથે પરમાત્માને મળવું છે હવે કોઈ સ્ત્રીને મળવું નથી કોઈ પુરુષને મળવું નથી સંસારમાં સાર નથી પરમાત્માને મળવું છે ભગવાન સાથે એક થવું છે હૃદય કે છે હું ભાગશાળી આનંદ મને મળવાનો છે ગોપીઓ દોડતી જાય છે યશોદાજીના ગોદમાં વિરાજેલા બાળકૃષ્ણને વિવેકે વધારે વસ્ત્ર આપે છે પ્રથમ દર્શનમાં એક એક નું મન ખેંચી ગોકુળમાં કેટલી ગોપીઓ બહુ ગરીબ સાંભળ્યું છે યશોદાના ત્યાં બાળક આવ્યો છે આજે ખાલી હાથે ન જવાય કઈક આપવું જોઈએ ઘરમાં શોધે છે એને કઈ મળ્યું નહીં એ બહુ ગરીબ હતી જણાને હું શું આપું બસેર દહીંની ગોળી છે એ માથે રાખી છે જણાને હું દહીં દહીંની ગોળી લઈને દોડે કોઈ માખણની ગોળી લઈને દોડતી આવી સુંદર બાલકૃષ્ણના દર્શન દર્શનમાં અતિ આનંદ અતિ આનંદમાં દેહનું ભાન અર્પણ કરવા માટે લાવી હતી એને બહુ આનંદ થયો એ દહી સખી ઉપર ફેંકવા લાગ્યું બાલકૃષ્ણ જુએ આ કેવી કેવી થઈ છે મને આપવા માટે લાવી મને આપતી નથી નંદ બાબાના ગોકુળમાં એક વૃદ્ધ બ્રાહ્મણ પતિ પત્ની રહેતા બહુ ગરીબ હતા નંદ બાબા એમને આધાર આપ્યો આખો દિવસ પતિ પત્ની ગોપાલ મંત્ર નો જપ કરે અતિશય જયારે ભૂખ લાગે ત્યારે બે જણ ભિક્ષા માંગવા જાય ભિક્ષામાં જે કઈ મળે એ ગોપાલજીને ભોગ એક વાર થોડું ખાય આખો દિવસ ગોપાલ મંત્ર નો જપ બ્રાહ્મણ ની અવસ્થા એકસો પાંચ વર્ષ વર્ષની થઈ ગઈ છે એક વાર પણ ગોપાલ ના દર્શન થયા નથી વૃદ્ધાવસ્થા મેં પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી મેં સંસારમાં કોઈ સુખ ભોગવ્યું નથી આખું જીવન હું ગોપાલ મંત્ર નો જપ કરું છું મારા પાપ બહુ છે તેથી મને દર્શન થતા નથી વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે મરતા પહેલા એક વાર દર્શન થાય દર્શન ની તીવ્ર ઈચ્છા છે સાંભળ્યું છે યશોદાના ત્યાં બાળક આવ્યો પછી પત્ની ત્યાં જોવા માટે યશોદાજીના ગોઠમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણના જયારે દર્શન થયા બ્રાહ્મણ ને અનુભવ થયો મારા ઈષ્ટદેવ ગોપાલાલ મારી બહુ ઈચ્છા હતી મરતા પેલા એક વાર દર્શન પ્રભુ મારી ભાવના સંભાળ આનંદ થયો હવે હું સુખેથી મળી બાલકૃષ્ણના દર્શનમાં અતિ આનંદ થયો છે થોડું દુઃખ પણ થયું આ ગોપીઓ લાલાને આપે છે હું કઈ લાવ્યો હું દરિદ્રી હું મારા પ્રાણ કાઢી આપું તો એવો છે આજ મારા ઈષ્ટદેવ બ્રાહ્મણ સાષ્ટાંગ વંદન કરીને બાલકૃષ્ણ આંખમાંથી આંસુ નીકળે છે હું કઈ લાવ્યો નથી આજે મને બધું બધું મળ્યું આજે હું કૃતાર્થ થયો મહારાજે લેવા આવ્યો નથી મને બહુ આનંદ થયો છે અતિ આનંદ થયો તેથી આંખમાં પૈસા માટે મેં કોઈ દિવસ પ્રવૃત્તિ કરી નથી હું ખાલી હાથે મને એનું થોડું દુઃખ થાય બ્રાહ્મણી ત્યાં આવી હતી બહુ ગરીબ છે અને જગામાં ફાટેલી એવી સાડી પહેરે એ દૂર ઉભી છે એ બાલકૃષ્ણને મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થતી એવું બોલે છે ભગવાનની ભક્તિ છોડીને પૈસાના પાછળ કોણ પડે આખો દિવસ જપ કરે છે પ્રવૃત્તિ કરતા જ નથી ઘરમાં કેવી રીતે હું ખાલી હાથે બધાને પ્રેમ યશોદા માએ તે જોયું છે બ્રાહ્મણીને બોલાવી પાસે બેસાડી એનું સન્માન કર્યું બ્રાહ્મણી ના ગોદમાં બાલકૃષ્ણ તમે કહ્યું છે તમારે કઈ આપવાનું હોય ને તમારા આશીર્વાદ થી દીકરો થયો તમારું બાળક યશોદાજીએ જયારે કહ્યું કનૈયો તમારો બાળક પછી પત્નીને આધાર મળી ગયો બ્રાહ્મણ ને બહુ ચિંતા હતી પાસે પૈસો નથી મને દીકરો નથી અંતકાળમાં મને જયારે ગભરામણ થશે મારી પાસે ખોરાક મારા મુખમાં ગંગા જળ ખોરાક યશોદાજીએ કહ્યું આ તમારો બાળક આનંદ થયો કનૈયો અંતકાળમાં આવશે અણીના સમયે દોડતો આવે છે એ બહુ પ્રેમ કરે છે કનૈયો મારો દીકરો છે ભાવ જાગૃત થયો છે અતિ આનંદમાં નાશ યશોદાજીએ કહ્યું છે ગોપીઓનું સારી રીતે સન્માન કરો જરાય સંકોચ રાખશો નહીં ગોપી ઘેરથી જે કઈ આવે એક એક ના ઘરમાં દસ દસ ઘણું આપવું છે ચાંદીની થાળીમાં મેવો ભરેલો છે એ ગોપીના હાથમાં તે ચાંદીની થાળી યશોદાજીએ કહ્યું આ છાળી તારા ઘરમાં જ રાખવાની છે આ લાલાની યાદગીરી છે ગોપીનું સન્માન ગરીબનું સન્માન કરો એનું હૃદય જયારે પીગળે છે ત્યારે આશીર્વાદ નીકળે ગોપીની જીભ બોલતી નથી મારે મને કેટલું બધું એનું હૃદય બોલે છે બાલકૃષ્ણ જય જયકાર કરતી જાય માર્ગમાં એને સખી મળી પૂછે છે તને શું આપ્યું બતાવે છે આ સાડી મને આ ચાંદીની થાળી આપી છે આ મારા ઘરમાં જ રાખવાની છે અરે સખી તને શું ગોપીએ કહ્યું તું જોતી નથી મારા ગળામાં કેવો ચંદ્રા યશોદાજી આપી આજે તો જે માગો તે યશોદાજી આપે છે માંગ તને ચંદ્રાર આપશે ગોપી દોડતી દોડતી આવી યશોદાજીને કહ્યું માં મારા સખીને ચંદ્રહાર આપ્યો આ થાળી તમે પાછી લો માં કોઈ દિવસ ચંદ્રહાર પહેર્યો મારા જેવા ગરીબને કોણ મારા મનમાં કોઈ કોઈ ઈચ્છા થાય છે હું એક વાર ચંદ્રહાર તમને યોગ લાગે આ થાળી લો ચંદ્રહાર મને દાદાજી આજ્ઞા કરી છે જલ્દી ચંદ્રહાર આખો દિવસ બહુ લૂંટાવ્યું ઘરમાં જલ્દી ચંદ્રહાર મળ્યો યશોદામાં આપવાની બહુ ઉતાવળ થઈ છે યશોદાજીના ગાળામાં અતિ સુંદર એક નવરત્ન નો હાર હતો એક એક રત્ન લાખ લાખ રૂપિયા માને આપવાની ઉતાવળ થઈ ગળમાંથી ઉતારી આટલું બધું આપે માને જરાય અભિમાન નથી માં વારંવાર ગોપી આશીર્વાદ આપે છે મારું બહુ સન્માન કરે ગોપી દોડતી જાય માર્ગમાં એને એક સખી મળી છે સખી પૂછે છે તને શું આપ્યું બતાવે છે હું તો ચંદ્રહાર માગવા ગઈ હતી માયે ગાળામાંથી આ નવરત્ન નો હાર ઉતાર્યો આ એક એક રત્ન લાખ લાખ છે માએ મને અરે સખી તને શું આપ્યું તારા ગાળામાં જે હાર દેખાય છે આ હાર તો યશોદાજી મને આપતા મેં ના પાડી મેં તો યશોદાજીને કહ્યું આવો હાર તો તમારા ગાળામાં શું હું હાર લેવા અરે સખી તે હાર લીધો ને તે શું લીધું આ હારમાં છે શું તું કેવી મૂર્ખ ત્યાં જેને હાર નહીં આવી યશોદા માં તો એક એક ને બાલકૃષ્ણ ગોપી દોડતી દોડતી આવી યશોદાજીને તે હાર પહેરાવ્યો મારી ભૂલ થઈ મારા સખીએ મને કહ્યું છે યશોદા મૈયા તો બાલકૃષ્ણ આપે છે બાલકૃષ્ણને મેં છાતી સાથે ચાપ્યો પ્યાર કર્યો સખીએ મને કહ્યું એને જે આનંદ મળ્યો આવો આનંદ કોઈ રાજાને નહીં સ્વર્ગના દેવને નહીં મારો સંસાર આનંદ રૂપ થયો જ્યાં જઉં છું ત્યાં મને બાલકૃષ્ણ જ દેખાય મારા સખીએ મને કહ્યું માં બે મિનિટ બાલકૃષ્ણ મારા બોધ ગોપીના બોધમાં બાલકૃષ્ણ ગોપીને આનંદ હજારો વર્ષ થયા આ જીવ શ્રી કૃષ્ણથી અલગ થયો કૃષ્ણ વિયોગ એ જ મોટો રોગ છે શ્રી કૃષ્ણ વિયોગ એ જ મહાન દુઃખ છે આજે જીવ ઈશ્વર નું મિલન ગોપી પ્યાર કરે છે ભક્તિ આનંદ છે વારંવાર બાલકૃષ્ણને કેવો દેખાય નંદ બાબા યશોદામાં અમને આનંદ આપતા હતા તેથી આ પરમાનંદ એમના કહેવાય લક્ષ્મી હાથમાં આવે તો જીવ નાચે છે ગોપીના હાથમાં લક્ષ્મી પત્ય વારંવાર બાલકૃષ્ણ મારા લાલને કોઈની નજર ન મારો કનૈયો આનંદ મારે આનંદમાં જીવ નાચે ગોપી આનંદમાં નાચતી નંદ ઘેરા